બોલો દંડવત પ્રણામ દીદી અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આપણને કાલે રાજાએ સમજાવ્યું કે આ જગતનું સ્વરૂપ જે સત્ય યથાર્થ જે સ્વરૂપ છે એ પહેલા શ્લોકમાં ઉર્ગમૂલમથી બતાવ્યું અને કે છે કે એ જગતનું યથાર્થ જ્ઞાન એ થાય ત્યારે તો જ વેદનું જ્ઞાન સંભવિત થાય છે એમ જણાવ્યું અને ત્યાર પછી બીજા શ્લોકમાં સંસારથી જે આ વાસનારૂપ મૂળો ફેલાય છે એને એનાથી કર્મમાં કર્મ થયા કરે છે એનાથી કર્મ કરે તેવા લોકની પ્રાપ્તિ થાય છે એટલે સંસારથી બંધન થાય છે એ સ્વરૂપ બીજા શ્લોકમાં સમજાયું ત્રીજા શ્લોકમાં એ બંધનથી મુક્તિ કેવી રીતે થાય છે તેના ઉપાય અહીંયા બતાવી રહ્યા છે તો ત્રીજો શ્લોક ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદીર્ણ ચ સંપ્રતિષ્ઠા અસ્વત્થમ એનમ सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा અને ચોથો શ્લોક તતઃ પદમ તत् પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપત્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી આનું તેવું રૂપ અહીં પ્રાપ્ત થતું નથી એટલે કે જે યથાર્થ રૂપ કયું એવું રૂપ અહીંયા પ્રાપ્ત થતું નથી તેમજ તેનો અંત આદિ અથવા પ્રતિષ્ઠા પણ આપણને જણાતા નથી આ બહુ દ્રઢ મૂળવાળા અસ્વસ્થને દ્રઢ અસંગ શસ્ત્રથી છેદી પછી જેમાં ગયેલા પુનઃ પાછા ફરતા નથી તે પદ જે આદ્ય પુરુષમાંથી પુરાણી પ્રવૃત્તિ પ્રસરેલી છે તેને જ હું શરણે જાઉં છું એમ શોધવું વિવેચન વાસનારૂપ મૂલોથી સૃષ્ટિ કેવી રીતે થાય છે તે કહે છે ત્યાં આગળ આપણને બીજા શ્લોકમાં બતાવ્યું કે વાસનારૂપ જે મૂલો છે એ લોકમાં ફેલાઈ રહ્યા છે અને તે જ મૂલોની આગળ પ્રવૃત્તિ થઈ અને એ વધી અને એના કર્મ થાય છે અને એવા લોકની પ્રાપ્તિ થાય છે એ અહીંયા કહી રહ્યા છે કે એનાથી સૃષ્ટિ કેવી રીતે થાય છે તે જણાવે છે આ અશ્વત્થનું ભગવાનની અલૌકિક ક્રીડારૂપ સત્ય સ્વરૂપ અહીં પ્રાપ્ત થતું નથી એટલે પ્રભુની જે આ અલૌકિક ક્રીડારૂપ જે છે એનું સ્વરૂપ જે છે જગતનું એ આપણને પ્રાપ્ત નથી થતું કેમ કે કર્મમાં આસક્તિ જીવોને આ પ્રપંચના ભગવત ક્રિયાત્મક અલૌકિક રૂપનું ભાન થતું નથી જીવ કર્મમાં આસક્ત છે એટલે એને આવી ભગવત ક્રીડાત્મક જે અલૌકિક રૂપ પ્રભુનું છે એનું એને એ સ્વરૂપનું ભાન એને નથી તેમજ તેનો અંત આદિ અથવા પ્રતિષ્ઠા અથવા સ્થિતિ પ્રતિષ્ઠા કહો કે સ્થિતિ એ એને જણાતા નથી તેથી આ જગતને અસત્ય અપ્રતિષ્ઠા તથા અનિશ્વર માને છે એમાં મને પ્રશ્ન છે કે જગતને જો એ સત્યરૂપથી નથી જાણતો તે અસત્ય જ જાણે છે એવું કેવી રીતે સમજી શકાય એ મને નથી સમજાતું અને કર્મમાં મજ્યા રહે છે ત્યારે શું કરવું યોગ્ય છે જેના મૂલો બહુ દ્રઢ થઈ ગયેલા છે તેવા આ સંસારરૂપી અસ્વસ્થને અસંગ એટલે અનાશક્તિ અથવા વૈરાગ્ય રૂપ દ્રઢ શસ્ત્રથી એને છેદવું એટલે જેને આ સંસારરૂપી જે દ્રઢ મૂળ થઈ ગયા છે એવા અસ્વસ્થને સંસારરૂપી અસ્વસ્થને કહ્યું છે એટલે એને અસંગ અસંગ રહેવું એટલે કે અનાસક્ત રહેવું અથવા તો વૈરાગ્ય એને કરી અને દ્રઢ શસ્ત્રથી એને છેદવું અર્થાત સંસારમાં આસક્તિ ન રાખતા તેનાથી દૂર રહેવું પછી શું કરવું તો કે છે પછી જે પદને પ્રાપ્ત થયેલા ત્યાંથી પુનઃ પાછા ફરતા નથી તેવા પદને એટલે અક્ષર બ્રહ્મરૂપ ભગવત ધામને શોધવું શા માટે તો તેને પ્રાપ્ત કરેલો કોઈ પુનઃ આ સંસારમાં આવતો નથી તેથી આ પદને શોધવું એટલે જે આસક્તિ નહીં પહેલા તો કહી દીધું કે સંસારમાં આસક્તિ નહીં રાખવી અને પછી જે પદને પ્રાપ્ત થયા પછી એટલે અક્ષરબ્રહ્મરૂપ ભગવત ધામને જે પ્રાપ્ત થાય છે એ પાછો પુનઃ પાછો આ સંસારમાં નથી આવતો તેથી આ પદને અહીંયા શોધવાનું કહી રહ્યા છે અને આ પદ કયા ઉપાયથી શોધી શકાય તો જે આધ્ય પુરુષમાંથી પુરાણી પ્રવૃત્તિ પ્રસરેલી છે તેને જ હું શરણે જ આવું છું એવી રીતે શરણ ભાવથી ભગવાનની ભક્તિ કરવાથી આ પદ પ્રાપ્ત થાય છે આ પદ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન ભક્તિ છે ભગવાનને શરણ જવાથી સર્વ દોષ દૂર થઈ જાય છે અને તેથી એ પદની તરત જ પ્રાપ્તિ થાય છે એટલે જે આદ્ય પુરુષ છે પુરુષોત્તમ છે એમાંથી જ આ સંસારની પ્રવૃત્તિ એ આદ્ય પુરુષમાંથી જ પ્રકટ થયેલી છે એટલે એ જેને એ જેનામાંથી એ પ્રકટ થયેલી છે અને જેનાથી બંધન થયું છે તે જ આપણને મુક્ત કરી શકશે એટલા માટે કહી રહ્યા છે કે તેને જ હું શરણે જાઉં છું અને એ શરણ જવાથી જ ભગવાનમાં ભક્તિ થાય છે અને અક્ષરધામ રૂપ જે પરમપદ છે એની પ્રાપ્તિ એ જીવને થાય છે એટલે એને ભક્તિ જે મુખ્ય સાધન છે એ શરણ જવાથી જે દૂર થાય છે અને શરણ જવાથી બધા દોષો પણ આપણા દૂર થાય છે અને દોષો દૂર થવાથી એ પરમ પદની પ્રાપ્તિ થાય છે એમ આ શ્લોકમાં અહીંયા નાનુલાલ ગાંધી કહી રહ્યા છે પુરુષોત્તમજી એમાં કહી રહ્યા છે કે ક્રીડાત્મક એટલે પ્રભુએ જે અલૌકિક ક્રીડાત્મક એ રૂપ કર્યું છે એ ક્રીડાત્મક છે એટલે એની નિત્યતા ત્યાં બતાવી છે અને પુરુષોત્તમ મૂલ છે એ જે છે એ પુરુષોત્તમ મૂલ છે એટલે અનાદિ અસ્વસ્થ જે રૂપ છે એ નિત્ય છે અને અનાદિ છે ને નિત્ય અને અનાદિ હોવાથી એની ફરીથી સંપ્રતિષ્ઠા કે સ્થિતિ જે છે એ ફરીથી થવાનું એટલે અહીંયા આગળ જે પ્રતિષ્ઠા કહ્યું સંપ્રતિષ્ઠા તો એ થવાનું ફરીથી નથી શક્ય કારણ કે નિત્ય છે અને અનાદિ છે અને લૌકિક સંસારાત્મક જે વૃક્ષ છે એનું છેદન કેવી રીતે કરવું જોઈએ તો કે છે અલૌકિક અન્વેષણ કાર્ય કરી અને જે લૌકિક સંસારાત્મક જે અસ્વસ્થ વૃક્ષ છે એનું છેદન કરવું જોઈએ એ કેવું છે વૃક્ષ તો કે જે સુવિરૂઢ મૂલમ વાળું એ રૂપ છે અને એને એને અસંગ શસ્ત્ર વડે એને છેદન કરવું જોઈએ અસંગ શસ્ત્ર શું તો કે ચેતન મધ્યપાતી એટલે કે મધ્યમાં જે આવનાર દુષ્ટ વિષયાદી જે દોષો છે એ દોષોને અસંગ ભાવ વડે ભાવ રૂપ શસ્ત્ર વડે એનું છેદન કરવું જોઈએ અને ચોથામાં કહી રહ્યા છે કે અલૌકિક જે છે અલૌકિક તથ્ય મૂળભૂતમ પરિમાર્ગિતવ્યમ એટલે કે અલૌકિક જે મૂળ છે પુરુષોત્તમ જે મૂળ છે એને એનું વિચારપૂર્વક એને શોધન કરવું જોઈએ અને એમ કે છે કે ત્યાં ગયા પછી ફરી પાછા નથી આવતા તે પદની તે પ્રાપ્ત કરવા માટે પ્રભુના જ શરણે જવું જોઈએ એટલે ભક્ત્યાત્મિકા ભગવદ અનુપ્રવૃત્તિ પ્રસુતા એટલે એ જ કહી રહ્યા છે કે ભક્ત્યાત્મિકા એ ભગવદ અનુપ્રવૃત્તિ જે થઈ છે એનાથી આપણે એ પ્રભુને શરણ જ જવું જોઈએ બીજો કોઈ ઉપાય નથી એને પ્રાપ્ત કરવાનો એ પદને એ અહીંયા ચોથા શ્લોકમાં અહીંયા કહી રહ્યા છે અને શ્યામબાવાએ જે પુરુષોત્તમ યોગનું જે કર્યું છે એમાં કે છે અસ્વત્થમ એનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા એટલે કે આ જે વૃક્ષ છે એને ચિત્વા કરીને છેદન કરવાનો છે એમ કહ્યું છે તો કે છે બ્રહ્મને જો બ્રહ્મરૂપ જો અસ્વત્થ છે તો એનું છેદન કેવી રીતે કરી શકાય અગર બ્રહ્મ માની રહ્યા છો અસ્વત્થને તો એનું છેદન ના કરી શકાય બ્રહ્મને તો કાપી ન શકાય તો ચલો એવું સમજી લો કે અસ્વત્થ છે એ બ્રહ્મ નથી પણ માયા છે એમ જો સમજો તમે તો એનું છેદન થઈ શકે અને જો અસ્વસ્થ જો માયા છે તો પછી આપણને જે પહેલા શ્લોકમાં છે કહ્યું છે કે અસ્વસ્થ ને જાણનારો સાચી રીતે વેદને સમજો ગણાય છે એ કે છે એનું એ જે વાત કહી છે એનું સત્ય ના રહી જાય પછી એની સત્યતા ના રહી જાય એમ કે છે અને ફરી પાછા કહી રહ્યા છે કે અસ્વસ્થ જે છે એ ભગવાન અવ્યય જ અવ્યયથી જ અવ્યય જ અસ્વસ્થ રૂપ પ્રકટ કર્યું છે અવ્યય જ છે તો અવ્યય તેને કહી રહ્યા છે કે જેનો કોઈ દિવસ નાશ નથી થવાનો તો પછી એનો નાશ ના થવાનો હોય તો એનું છેદન કેવી રીતે થઈ શકે એમ બે રીતે વાત કરી રહ્યા છે એટલે અહીંયા ઠાકોરજી આપણને કહી રહ્યા છે એક જ સમયે બે વિભાગ એમ કે દેખાડી રહ્યા છે કે એનું છેદન પણ થઈ શકે છે અને અવ્યય પણ છે એમ બે રીતે કહી રહ્યા છે એમાં શ્યામબાબા આપણને બતાવે છે કે એમાં પ્રભુની વિદ્યાશક્તિ અવિદ્યાશક્તિ અને પુષ્ટિ શક્તિ જે કાલે આપણને રાજાએ સમજાયું એ અહીંયા ગાડી કામ કરી રહી છે કે ભક્તિ જ્યારે થઈ જાય છે પુષ્ટિ શક્તિ જ્યારે પ્રબળ થઈ જાય છે ત્યારે તે ભક્તિના જ કારણે નામરૂપ કર્મ જે છે એ બધાના વિભાગને કેન્સલ કર્યા વગર આપણને પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમને આપણે માણી શકીએ છીએ એ પુષ્ટિ શક્તિ થઈ જાય ત્યારે અને એમાં કહી રહ્યા છે નરસિંહ મહેતાને એક વાક્ય લીધું છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાષે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મલટકા કરે બ્રહ્મ પાસે આમાં અવિદ્યાશક્તિ વિદ્યાશક્તિ અને પુષ્ટિ શક્તિ આ ત્રણે ત્રણને એ રીતે સમજાઈ રહ્યા છે કે જાગીને જોવું તો જગત દેશે નહીં એટલે વિદ્યા શક્તિ જ્યારે એમનામાં પ્રકટ થઈ જાય છે ત્યારે જગત રૂપ નથી દેખાતું પછી એ બ્રહ્મરૂપ જ દેખાય છે અને ઊંઘમાં અટપટા ભોગ ભાષે એટલે અવિદ્યા જ્યારે શક્તિ કામ કરી રહી છે ત્યારે બધા વિભાગ રૂપ જ દેખાઈ રહ્યું છે અને જ્યારે બ્રહ્મ લટકાવ કરે બ્રહ્મ પાસે ત્યારે બધું એને વિભાગ દેખાય છે પણ વિભાગોમાં પણ એને અવિભક્તતા એમને દેખાઈ રહી છે એ વિદ્યાશક્તિ બતાવી રહ્યા છે અને એક બીજી વાત એ રીતે કરી રહ્યા છે કે વાસના જે આપણી બધી વાસનાઓ છે એનું છેદન કરવાનું છે તો એ વિષયોમાં જે અસંગ થવું જોઈએ એમ આપણને કહી રહ્યા છે કે વિષયોમાં અસંગ થવું જોઈએ વિષયનો સંગ નહીં કરવો જોઈએ અને અહંતા મમતા આપણી જે કંઈ પણ છે એને ભગવત સંઘની સાથે ભગવત સંઘ કરીશું તો એ વાસનાના વિષયોમાં આપણને અસંગતાનો ભાવ જાગશે એટલે કે છે કે મહાપ્રભુજીના વચનો ટાંકી રહ્યા છે કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતો અતિરિચ્યત ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય એટલે કે બ્રહ્મરૂપ જગતને આપણે જાણવું જોઈએ પણ માનવું તો એને બ્રહ્મરૂપ બ્રહ્મરૂપને જ માનવું જોઈએ તો એટલે અવ્યય બ્રહ્મ જે છે એ જ અસ્વસ્થ બન્યો છે એટલે એ અસ્વસ્થ જે બન્યો છે એની અવ્યય રૂપતા છોડીને નથી બન્યો પણ એ અવ્યય રૂપતા રાખીને એ અસ્વસ્થ રૂપ બન્યો છે એટલે એની અસ્વસ્થ રૂપની તાત્વિક અવ્યયતા આપણે જાણી લેવી જોઈએ અને અવ્યયની અસ્વસ્થતાને જ આપણે એવી અવ્યયની અસ્વસ્થતા માણવી જોઈએ નહીં પણ અસ્વસ્થમાં અસ્વસ્થમાં જે છુપાયેલી અવ્યયતા છે એને જ માણવી જોઈએ એમ કહી રહ્યા છે એટલે વૃક્ષ જે છે એ અવ્યય છે અને પાંદડા અસ્વસ્થ છે તો એ અસ્વસ્થ જ્યારે નથી રહી જતો મતલબ પાંદડા કયા છે એટલે પાંદડા જ્યારે ખરી જાય છે ત્યારે પણ એ અવ્યય રૂપ વૃક્ષ તો તેમનો તેમ હોય જ છે એટલે એની અવ્યયતા બતાવી રહ્યા છે અને અશ્વત્થને એમ કહે છે કે તમે અશ્વત્થને કાપી શકશો તો સુવિરૂઢ જે મૂળ છે આ સુવિરૂઢ મૂળની વાત કરી રહ્યા છે કે આ બહુ સુવિરૂઢ મૂળ છે એટલે કે આપણા પ્રયત્નથી આપણે એનું છેદન નહીં કરી શકીએ એનું છેદન આપણે માયાનું ઉપસંહરણ જો કરીશું તો માયા એનાથી ઉપસંહરણ થઈ શકે છે તે છતાંય ભગવાન એટલે જ્યારે એ પ્રભુ ઈચ્છે છે ત્યારે આપણા પ્રયત્નથી આપણે નહીં કરી શકીએ પણ પ્રભુ ઈચ્છે છે કે મારી માયાને સરી જાય તો જે એ તરી જાય છે એનાથી ભગવાનની સુવિરૂઢ મૂળથી તો હવે એમાં કહી રહ્યા છે કે આપણને પ્રભુ એટલી સ્વતંત્રતા આપી છે કે તારે સંઘ કોનો કરવો છે જો વિષયોનો સંઘ અસ્વત્થનો સંઘ કરવો છે તો વિષયોનો સંઘ કરો અને અવ્યયનો સંઘ તમને જો કરવો છે તો પછી ભગવત સંઘ કરો એટલી સ્વતંત્રતા આપી છે તો વિષયો ભગવાન વિષયતા માયા જન્યા એ અહીંયા ગાડી વિષય જે છે તે અવ્યય છે અને વિષયતા જે છે તે અસ્વત્થ છે તો એ રીતે અહીંયા ગાડી આપણે બેને જો છૂટા કરીશું તો અસંગ શસ્ત્રીને દ્રઢે ને છિદ્વા તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ એ રીતે આપણે એને સમજી શકીશું અને છેલ્લે જે અસ્વસ્થ અને અવ્યયની જે લીલા છે એ પુરુષોત્તમ થકી આપણા એ પ્રકટ થઈ છે એ લીલા અને એ લીલાને જ્યારે આપણે અલગ ક્યારે જોઈ શકીશું કે પ્રભુનું શરણાગત થઈશું ત્યારે જે બધા વિરોધાભાસી ધંધો આપણામાં ઊભા થઈ રહ્યા છે એ બધા ખતમ થઈ જશે જ્યારે આપણે પ્રભુની પ્રભુને શરણાગત થઈશું ત્યારે જે ખતમ થશે એ બધા દ્વંદ્વો અને આપણે પ્રભુના એ પરમ પદને પ્રાપ્ત કરી શકીશું એટલું મને આમાંથી સમજમાં એક રહ્યો પણ કોઈને પ્રશ્ન હોય તો મારો હતો ના થયું મને હજી ના થયું એટલે એમ હું એમ કહી રહી છું કે જે જગત ને અસત્ય અપ્રતિષ્ઠા તથા અનિસ્વર માને છે તો એ જગત ને બ્રહ્મ રૂપ નથી જાણતો તો એ અસત્ય અપ્રતિષ્ઠા કે અનિસ્વર માને જ છે એ હું તો એને કેવી રીતે નથી સમજી શકું બેટાડી વિશેષતાની વાત કીતી એ જ કાળ કેવી રીતે સમજ્યા ને તો કે અહીંયા શરૂઆત માં જ કહ્યું ને કે નારૂપમસ્તે તત્વો પરલભ્યતે હમ એનું આગળ શ્લોકમાં જે વર્ણિત રૂપ છે એ આ લોકમાં આપણને ઉપલબ્ધ નથી એટલા માટે ઉપર હતી કે વાસનાયુક્ત છીએ અથવા તો અવિદ્યાથી ગ્રસિત છીએ એટલે જગતનું અવ્યયાત્મક કે અક્ષરાત્મક લીલાત્મક સ્વરૂપ આપણને નથી જણાતું આપણને એનું અહંતા એ જ અસત્ય રૂપે અનિશ્વર કે ઈશ્વર આ બધું નથી બન્યો એ જ અનિશ્વરતા સામાન્યતા તો મનુષ્ય છે એની જગતના એવી છે પરિવર્તનશીલ છે વગેરે વગેરે પછી અનિશ્વર કે અપ્રતિષ્ઠિત સુધી પણ જણાય છે એ વલ્લભજીનો જે અભિપ્રાય છે નાનુભાઈ આમાં દીધો છે એ લોકોને આગળ આસુરીજીવના લક્ષણમાં સત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુરનીશ્વરમ એ ભગવાન જે કહી રહ્યા છે એમને એટલા માટે જણાય છે કે માયાવાદ એમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હા એટલે હું એવું સમજતી હતી કે માયાવાદ એક્સ્ટ્રીમ લેવલ હા એમ એ જ સમજતી બધાને એવું જ અનુભવ થાય એવું નથી એવું આવશ્યક બસ એટલું જ હું માયાવાદીની જેમ જ સમજતી કે માયાવાદી બિલકુલ અનિશ્ચિત છે આ મિથ્યા છે એ રીતનું તો આપણે નથી સમજી રહ્યા ને એ રીતે પૂછી રહી હા દીદી થયું આમાં કેવું છે કે જ્યાં સુધી બ્રહ્મવાદ નો ધ્યાન ન થાય અને શંકરાચાર્યજીના માયાવાદ એ પહેલેથી જ બધું માયામાં છે માયામય છે એમ કરીને દંડેરો પીટી દીધો છે એટલે આપણને એનો અર્થ સમજાતો કે ન સમજાતો હોય मोड़े थी तो आप એવું જ બોલતા થઈ ગયા બધું માયા છે એ निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त काम द्वंद्वैर विमुक्ता सुख दुख संगेर गच्छन्त्य मूढ़ा पदम अव्ययम तत् શ્લોકાર જે માન તથા મોહથી રહિત છે તેમણે સંઘના દોષો જીતેલા છે તેઓ અધ્યાત્મમાં નિત્ય નિષ્ઠાવાળા છે તેમની કામનાઓ દૂર થયેલી છે જેઓ સુખ દુઃખરૂપી દ્વંદ્વથી મુક્ત છે તેવા અમૂઢ તે અવ્યય પદ પ્રાપ્ત કરે છે વિવેચન માન તથા મોહનો અભાવ સંગ દોષનો અભાવ નિત્ય અધ્યાત્મ જ્ઞાન નિવૃત્ત કામત્વ સુખ દુઃખ વગેરે દ્વંદ્વનો અભાવ હોય ત્યારે તે પદ પ્રાપ્ત થાય છે એટલે હવે આગળ જે બતાવ્યું કે શરણ જવાથી સર્વ દોષો દૂર થાય છે એ દોષોની નિવૃત્તિ અને એ ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અહીંયા આપણને પાંચમા શ્લોકમાં બતાવે છે કે માન તથા મોહનો અભાવ થઈ જાય છે સંગ દોષ એને નથી લાગતો એવો અભાવ થઈ જાય છે નિત્ય અધ્યાત્મ જ્ઞાન અને નિવૃત્ત કામત્વ સુખ દુઃખ વગેરે દ્વંદ્વનો પણ અભાવ થઈ જાય છે અભાવ ગુણો પ્રાપ્ત થાય છે ત્યારે તે પદની પ્રાપ્તિ થાય છે આ દોષોનો અભાવ તથા ગુણો ભગવાનને શરણ જવાથી જ પ્રાપ્ત થાય છે બીજા કોઈ સાધનથી પ્રાપ્ત થતા નથી તેથી ભગવાનને શરણ જઈ ભક્તિ કરવી એ આ પદ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે આ પદ એ અવ્યય છે આ વ્યાપી વૈકુંઠ અથવા બ્રહ્મ નામનું પદ અક્ષર અવ્યય છે તે એવી રીતે ભગવાનને શરણ જવાથી પ્રાપ્ત થાય છે એટલે અહીંયા એક જ પ્રભુના શરણની મુખ્યતા બતાવી રહ્યા છે કે પ્રભુના શરણ જશે તો જ એ દોષોની નિવૃત્તિ થશે અને એ દોષોની નિવૃત્તિ થશે તો જે આ અવ્યય પદને પ્રાપ્ત થશે અને કહી રહ્યા છે કે બીજા કોઈ પણ સાધનથી આ પરમ પદની પ્રાપ્તિ અવ્યય પદની પ્રાપ્તિ થતી નથી એને પુરુષોત્તમથી એક અલગ થોડો અર્થ લઈ રહ્યા છે કે નિર્ગતૌ માન મોહ એ શાંતિ એટલે માન અને મોહ જેના જતા રહ્યા છે તે એ માન શું તો કે છે ભગવત સંબંધ જહ ભગવાનની સાથે સંબંધ છે એ એને માન કહી રહ્યા છે કે એ મારે એને માન રૂપ છે એને મતલબ મારે કોઈને હોય એવું કે કોઈ મોટા પુરુષ સાથે એની ઓળખાણ હોય તો પણ એને અભિમાન થોડું હોય એ રીતનું અહીંયા માન કહી રહ્યા છે એ થોડું જે છે મને ભગવત સંબંધ જહ ભગવત સંબંધથી જન્ય જે માન છે એ કહી રહ્યા છે અહીંયા ગાડી માન અને મોહ જે છે એ સ્વરૂપ અજ્ઞાનાત્મક જે સ્વરૂપના અજ્ઞાન રૂપ જે છે તે મોહ છે જીત સંઘ દોષો એટલે એમાં એ અવૈષ્ણવાદીનો જે સંઘ થઈ રહ્યો છે એને કહી રહ્યા છે કે એ દોષની નિવૃત્તિ થાય છે અધ્યાત્મ નિત્યા એ ભગવત સ્વરૂપ તત્વ વિચાર તત્વ વિચારથી એ પરિનિષ્ઠિત છે એ અધ્યાત્મ નિત્યાનો અર્થ કર્યા છે અને જે વિનિવૃત્તિ કામા એટલે કે જેનો કામ સારી રીતે નિવૃત્ત થઈ ગયો છે એવો જે જીવ છે એ સુખ દુઃખ વગેરે જે સંસારના દ્વંદ્વોથી સારી રીતે મુક્ત થઈ ગયો છે તે અમૂઢ એટલે કે ભગવત પરિચિંતન દ્વારા એ મોહરહિત થયો છે એ નિત્ય અવ્યય પદને પ્રાપ્ત થાય છે અને એ દોષ રહિત થાય છે અને એના આવી રીતે દોષ રહિત અને ગુણોની પ્રાપ્તિ એ શરણાગતિ અતિરિક્ત સાધન સાધ્યમ એટલે શરણાગતિ સિવાયના કોઈ પણ સાધનથી એ સાધ્ય નથી એટલે અહીંયા શરણનો માર્ગ બતાવી રહ્યા છે કે શરણ ગમન જ કરવું એ જીવના માટે ઉત્તમ છે અને એનાથી જે પરમ એને પ્રાપ્તિ થાય છે અહીંયા શ્યામુ બાવાના જે પુરુષોત્તમ યોગ પુસ્તકમાં કહી રહ્યા છે કે જ્યારે નિર્માણ મોહા એટલે કે જેને માન અને મોહ સારી રીતે જેના છૂટી ગયા છે તો જે એમાં કે છે કે જેને અહમ અહંતા વધી જાય તેને માન થઈ માન વધે છે એનું અને જ્યારે મમતા વધે ત્યારે એને મોહ થાય છે એટલે આપણે જ્યારે અહંકાર આપણને માન અહંકાર જે આપણો વધી જાય છે ત્યારે આપણે માન મેળવવા પ્રયત્ન કરતા હોય છે અને મમતા વધી જાય ત્યારે મોહ આપણામાં જાગી જતો હોય છે એટલે અહીંયા નિર્માણ મોહા કહ્યું છે કે જેને માન અને મોહથી જે રહિત થઈ ગયો છે જેને અહંતા મમતાની જે મનોવૃત્તિ વિકૃતિ છે એનાથી જે રહિત થઈ ગયો છે તે નિર્માણ મોહા એમ એનો અર્થ અહીંયા શ્યામબાબા આપણને બતાવી રહ્યા છે ત્યાર પછી એટલી વાત કરી રહ્યા છે કે જે કાલે આપણને મૈત્રાજાએ સમજાવ્યું કે પૂતનાની અવિદ્યાનો નાશ કર્યો પણ એક ગંધવત અવિદ્યા તો રહી જ રહી છે રાખી જ છે પ્રભુએ જે ગંધવત એટલે એનાથી જે દાસોહમ એટલી બધી અહંતાની નિવૃત્તિ પણ નથી ઈચ્છી રહ્યા પ્રભુ પણ કે એની એટલી અહંતા તો એની રહેવી જ જોઈએ કે દાસોહમ કહી શકે એટલું માન તો એને હજી છે અને એટલી મમતા તો છે કે શ્રી કૃષ્ણ શરણમમાં એમાંથી જે મમતા પ્રકટ થાય છે એટલો અહમ અને મમની વાસના એ એની એટલી તો રાખવી જરૂરી જ છે ખાલી ફક્ત એટલી અહંતા મમતાની વૃત્તિઓ કે જે વિષયો તરફ જઈ રહી છે એને જ કાબુમાં લાવવાની છે એમ અહીંયા શ્યામ બાબા સમજાવે છે અને એનો એ થશે કેવી રીતે અહંતા અને મમતાની વૃત્તિઓ કાબુમાં રહેશે કેવી રીતે તો કે છે અધ્યાત્મ નિત્યા અધ્યાત્મ એટલે કે જે આત્મ સંબંધી ભાવો કે જે વૃત્તિઓ છે એની અંદર એ નિત્યા રચ્યું પચ્યું એમાં રહેવું જોઈએ અને વાસનાનો વિષય સંઘ છોડી અને આત્મકામી જ્યારે એ જીવ બને છે ત્યારે એની બધી વિષય કામનાઓ નિવૃત્ત થઈ જાય છે કારણ કે એને ભગવત જ્યારે વધી રહી છે ત્યારે વિષય એની નિવૃત્ત થઈ જાય છે એટલે કે કોઈ પણ વિષયની પ્રાપ્તિ કરવી છે તો એ વિષયની પ્રાપ્તિ પણ ભગવત ભક્તિ માટે કરવી છે એ રીતે વિષયની પ્રાપ્તિ કરી રહ્યા છે અને જો એવો ભાવ એને કેળવાશે તો વિષય વિષય વાસનાને કારણે જે બધા દ્વંદ્વો એને ઊભા થઈ રહ્યા છે એ બધાથી એ બધા દ્વંદ્વોથી મુક્ત થઈ જશે એટલે એ બધા સુખ દુઃખના દ્વંદ્વોથી ઉપર ઉઠી અને અવ્યય પદને પ્રાપ્ત થશે એમ અહીંયા ગાડી શ્યામ બાવા સમજાવે છે આટલા અહીંયા સંપન્ન થયું પુરુષોત્તમજીએ જે લખ્યું છે કે ભગવત સંબંધ જ માનના મોહમાં ફરી પાછો એવો અર્થ નથી લીધો કેવલ માનમાં એમણે આ વાત લીધી છે એટલે અગર એને આપણે ગંભીરતાથી લઈએ તો પછી એવો અર્થ સમજવો જોઈએ કે જેમ બ્રજભક્તોને પ્રભુએ વેણુનાદ કરીને બોલાવ્યા અને આવ્યા પછી એમને જે સૌભાગ્ય મદ થયો એ ભગવત સંબંધ જ માન એવું કંઈક તાત્પર્ય આપણે લઈ શકીએ આપણે આપણી યોગ્યતાથી અધિક પોતાને પ્રભુના સંબંધને કારણે માનતા થઈ જવું જેના કારણે અન્યનો તિરસ્કાર કે અનાદર પણ કરી બેસીએ એવો કોઈક આશય આપણે ને પણ એવો માન પણ બરાબર એવું માન નહીં થાય એવું સમજથી ન થાય એવું કઈ નથી થઈ શકે તો પછી એમાં પણ કેવી રીતે લેવાનું એમ ભગવાને આજ્ઞા કરી આગળ સુધી તો પહોંચ્યા ને એ તો જુદી વાત છે આ એ જાત તો છે કે ભાઈ પ્રાચીન ભક્તો છે એમના અને શાસ્ત્રમાં પ્રભુના શરણાગત કે ભક્ત છે એમના ગૌરવનું નિરૂપણ ક્યાંક જોવા મળે એના કારણે આપણો હજી પ્રવેશ થયો હોય તે અવસ્થામાં પણ આપણે પોતે કક્ષાની ન સ્ખલેત ન પતે દિહ એવું સંભળાઈ જાય તો એવું કઈ ગૌરવ થઈ જાય કે જે સુરદાસજી વગેરેના પદમાં પણ વેદ નિંદા વગેરે આપણને જોવા મળે છે વેદ શાસ્ત્ર સવરૂતે ને એવું બધું તો એ હજી એટલી પ્રભુ તરફથી એવી કૃપા પ્રાપ્ત નથી થઈ કે એ જાતનો કોઈ પ્રબલ ભક્તિનો આવેશ નથી તેમ છતાં પણ જે પ્રાચીન ભક્તો છે એમના વચનોને આપણે એમ જ ગૌરવતાથી પોતાના સંબંધમાં સ્થાપિત કરીને બોલતા થઈ જઈએ તો એ એક જાતનું માન થશે એવું લઈ શકાય કરવી એ તો પુરુષોત્તમ પ્રાપ્ત કરવી ના રાખતો અક્ષરધામ એટલે ધામીનું ધામ રૂપ અક્ષરધામ રૂપ પ્રાપ્તિ જે છે ધામીનું ધામ જેમ જ્ઞાનીઓને અક્ષર મળે છે એ રીતે વાત નથી એમ લોકની વાત છે લોક એટલે વૈકુંઠ રાધિપ જે આપણે કહીએ છીએ આપણું વૈકુંઠ ભગવત સંબંધ માનની જે વાત પુરુષોત્તમજીના સંદર્ભમાં આપણે વિચારી એ એ માન પોઝિટિવ નહીં લઈ શકે કારણ કે અપલિફ્ટેડ છે ને જેમ આપણે ગદ્ય મંત્રમાં કહીએ છે હું મારો તું તું મારો ને હું તારો એ રીતની જે આપણી અસ્મિતા છે તો એને અસ્મિતાના સંદર્ભમાં નહીં લઈ શકાય પુષ્ટિ અસ્મિતાના સંદર્ભમાં અને અહીંયા તો પાછું નિર્માણ મોહા એટલે એને રહિત નહીં તો થોડું કન્ફ્યુઝન થાય છે હા એટલે ભગવત સંબંધ જવામાં તો મને જ કન્ફ્યુઝન હતું તો મેં જેજીને પૂછ્યું તો હમણાં જેજીએ સમજાયું એટલી જ મને સમજ છે કે પોઝિટિવ નેગેટિવ હવે હું નહીં કહી શકું હા મને મને એવું લાગે છે એની અંદર કે આ નેગેટિવ સેન્સમાં છે એટલે જે જેટલી પણ જે જે અહીંયા અવસ્થાઓ બતાવી કે શરૂઆતમાં ભગવાન સાથે સંબંધ થયો એનાથી સંબંધ હવે કોઈ વાર તૂટવાનો નથી એવો અભ્યય છે કે એનાથી પતન નથી થવાનું એવો સંબંધ છે એવું એટલું જ ખાલી આપણે જાણતા હોઈએ તો પણ માન થાય તે એવું બી માન પછી એક ઠાકોરજી આપણને કઈક આજ્ઞા કરે અને આજ્ઞા કરી એ તો મારી સાથે પ્રભુ બોલ્યા એવું અંતકરણ પ્રભુને બતાવ્યું એવું બી માન તો કે ભગવાન મારા પર આજ્ઞા કરીને એનાથી માન થઈ જાય આપણને અહંકાર અને ત્રીજી કેટેગરી બતાવી કે જ્યારે વ્રજ ભક્તો ને અભિમાન થયું અને ભગવાન પછી ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા તો એ પણ માન એટલે એ બધું નેગેટિવ સેન્સમાં જ છે કે એ ના હોવું જોઈએ પણ એટલે એ જે પૂછી રહ્યા છે કે અત્યારે જે આપણે સમજ્યા એ બધું નેગેટિવ પણ એને પોઝિટિવ લઈ શકીએ કે નહીં એમ પૂછી રહ્યા છે ના ના ના લઈ શકાય કારણ કે નિર્માણ મોહા કયો છે તો એ નિર્માણ તો છે જ એમ એમનું કેવું એ છે લોકો કહી દેતા માન અને મોહ વિના ના વિજ્ઞાન એમ કહ્યું ને તો પોઝિટિવ સેન્સમાં લઈશું તો પછી અસ્મિતા વિજ્ઞાન અસ્મિતાનું માન નથી એવું નહીં એટલે મને હું પેલા એવું સમજી હતી મેં જેને પણ કહ્યું કે કોઈ મોટાની સાથે એટલે એમને એવું કહ્યું કે આપણે હું પ્રભુ નો દાસ છું રાજકેરા ખાતા ખવાસ જે આપણે કહી રહ્યા છે એ પણ એક માનની છે આપણી એ છે ને કે હું ખવાસ છું પણ ખવાસ છું કોનો તો હું એમનો ખવાસ છું તેવા ઠાકોરજી ને એવા પરબ્રહ્મ જે અખંડ ચૌદ લોક બ્રહ્માંડના માલિક છે એનો હું ખવાસ છું તો એટલું એ જે માન છે એ તો પોઝિટિવ સેન્સ થશે ને એમ એ પૂછી હા એટલે એ પૂછી રહ્યા છે એમ હું એમ કહી રહી પણ એવું આજે જે એમ કહી રહ્યા છે કે એવું માન પણ ન હોવું જોઈએ અચ્છા હા એ તો છે જ <laughs> છે હિતેન્દ્રભાઈ હા નહીં ખ્યાલ આવ્યો જોઈએ નહી તો પછી પાછું પુરુષોત્તમજીને વળવાનું પાછું કઈ ખોટો પડે ધીરે ધીરે પછી આ લોક ખાલી થઈ જશે એ મને કન્ફ્યુઝન હતું કે કેવી રીતે લેવાનું એટલે આપણે પૂછ્યું કે આપણે કોઈ મતદાર હોવું જોઈએ પણ એને હમણાં ના પાડવું ને પણ એને જીતવાની વાત છે તો અસ્મિતા માન ને જીતી લઈશું તો અસ્મિતા રહિત હોવું એમાં અસ્મિતા વાળા માન વાત જ આપણા સ્વરૂપ નું જ્ઞાન છે અધિકાર વિશેષ જે આપણે માની રહ્યા હોઈએ એના પૂરતી દરેક જગ્યાએ આને એનાથી રહિત હોવું એટલે પોતાની વિશેષ યોગ્યતા બતાવવામાં આવી રહી છે રહિત છે એ અયોગ્ય છે રહિત છે યોગ્ય છે તો અયોગ્ય અર્થમાં જેટલું માન આવતું હશે એટલું જ તો લેવાશે ને છઠ્ઠો કોનો શ્રીમદ ભગવદ ગીતા પુરુષોત્તમ યોગ અધ્યાય પંદર ગીતાજીના અઢાર અધ્યાયનું શ્રી શ્યામાનંદ બાવાશ્રી ત્રણ કેટેગરીમાં એટલે ત્રણ શતકમાં વિભાજિત કરેલા છે પ્રથમ શતક કર્મનું દ્વિતીય ભક્તિનું તૃતીય જ્ઞાનનું એ પ્રમાણે અહીંયા આગળ આ શતકોની લાલુલાલ ગાંધી એવી રીતે પણ કરેલી છે વર્ગીકરણ કે પ્રથમ શતક જે છે એ સૂત્રરૂપ છે દ્વિતીય જે છે એ વૃત્તિ રૂપ છે અને તૃતીય જે છે એ ભાષ્ય રૂપ છે તો હવે સૂત્ર વૃત્તિ અને ભાષ્યમાં તે વખત મને બરાબર ખ્યાલ નતો આવ્યો એટલે હું જરાક અહીંયા સ્પષ્ટીકરણ કરી રહ્યું છું કે સૂત્ર એટલે દાખલા તરીકે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ કહ્યું કે કૃષ્ણ સેવા સદા કાર્યા એને આપણે સૂત્ર સમજીએ તો સિદ્ધાંત રહસ્યની અંદર એની વૃત્તિ છે કે કેવી રીતે કૃષ્ણની સેવા કરવી જોઈએ એને આપણે વૃત્તિ સમજીએ અને પછી સાધન દીપિકા કે સાધન પ્રકરણની અંદર એનું ભાષ્ય શ્રી મહાપ્રભુજી કે ગોપીનાથજીએ કરેલું છે તો એવી રીતે સૂત્ર વૃત્તિ અને એનું ભાષ્ય એ પ્રમાણે અહીંયા ત્રણ ત્રણ શતકોમાં આ ગીતાજીના અધ્યયોની વહેંચણી કરેલી છે હવે એ જેવી રીતે આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર આવી રીતે કૃષ્ણ સેવાની વાત કરી એવી રીતે ત્રણ શતકની અંદર એવી રીતે અહીંયા ગીતાજીની અંદર પ્રથમ શતક જે સાંખ્ય યોગનું પ્રથમ શતક જે છે સૂત્રરૂપ છે તે સાંખ્ય યોગ છે હવે એ સાંખ્ય યોગમાં એ ભગવાને એવી આજ્ઞા કરી સૂત્રાત્મક આજ્ઞા કરી છે છ છ અધ્યાયની અંદર કે સંગ રહિત અને ફલ આકાંક્ષા રહિત કર્મ કરવા કર્મ કરવા જોઈએ બસ એ જ ઉપદેશ વારંવાર ભગવાને ત્યાં આગળ કર્યો છે સૂત્ર રૂપે પણ એની કોઈ વિવેચના કે એની કોઈ સમજણ એ છ અધ્યાયની અંદર આપેલી નથી એટલે એ સૂત્ર રૂપે છે એ પછીના શતકની અંદર શતક એ વૃત્તિ રૂપ છે એટલે સંગ રહિત અને ફલાકાંક્ષા રહિત કેવી રીતે કર્મ કરવા જોઈએ તો એનું અહીંયા પ્રક્રિયા બતાવવામાં આવી છે એ પ્રક્રિયા એવી રીતે બતાવી કે ચાર પ્રકારના ભક્તો બતાવ્યા આર્થ આર્થ અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની આ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્તને ઉત્તમ ગણ્યો અને એ જ્ઞાની જ્યારે આ છ અધ્યાયોમાં બતાવેલા પ્રકારે ભગવાનનું મહાત્મ્ય જાણશે એટલે આ છ આ વચ્ચેના જે ભક્તિના જે ભક્તિના તટકની અંદરના જે છ અધ્યાયો છે એ વૃત્તિ રૂપ છે અને એની અંદર ભગવાનનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે કેમ કારણ કે ભગવાનનું મહાત્મ્ય આપણે જાણીશું ત્યારે સંગ્રહિત અને ફલ આકાંક્ષા રહિત થઈ ને આપણે ભક્તિ કરી શકીશું એટલે એ વૃત્તિ રૂપ છે એની અંદર પ્રક્રિયા બતાવી કે કેવી રીતે તો ભગવાનનું મહાત્મ્ય જાણીને ભગવાન ભગવાનના શરણમાં આપણે જ્યારે જઈશું ત્યારે ભક્તિ પ્રાપ્ત થશે એમાં એવું પણ કહ્યું કે સૌથી પહેલા તો ભગવાનમાં ચિત્તને સ્થિર કરવું જોઈએ પણ જો આપણે ભગવાનમાં ચિત્ત સ્થિર ના કરીએ તો પછી અભ્યાસ યોગથી ચિત્તને સ્થિર રાખવામાં જો આપણે અસમર્થ હોઈએ તો ભગવાન માટે કર્મ કરનાર થવું જોઈએ એટલે ભગવત સેવા કરવી જોઈએ એવી વાત આવે અને જો એમાં પણ આપણે અશક્ત હોઈએ તો ભગવાન ભગવાનને શરણાગતિનો માર્ગ અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે એટલે આ શતકમાં ભગવાનમાં યોગ એટલે કે ભક્તિ કેવી રીતે થાય એના જુદા જુદા ઉપાયો બતાવ્યા એટલે એટલે આ જે ભક્તિનો શતક છે એ વૃત્તિ રૂપ છે એટલે ભગવાનમાં ભક્તિ કેવી કરવાની કે સંગ વગરની એટલે હું કરતા છું એવા અભિમાન અભિમાન વગરની અને ફલ આકાંક્ષા વગરની ભક્તિ કરવી જોઈએ એ આ વૃત્તિ રૂપ એની વાત આવી ગઈ પહેલી જે સાંખ્યાન યોગની અંદર જે વાત બતાવી હતી એનું આ દ્વિતીય શતકની અંદર પ્રક્રિયા બતાવી હવે ત્રીજું શતક ભાષ્ય રૂપ છે એટલે અહીંયા નાનુલાલ ગાંધી એવી વિવેચન કરે છે કે હવે પછીના અધ્યાયો ભાષ્ય રૂપ હોવાથી એમાં અર્જુનના પ્રશ્નો જવાબ રૂપે નથી એટલે એ અધ્યાય અર્જુનના પ્રશ્નોના જવાબ રૂપે નથી પરંતુ પ્રશ્ન વિનાશ ભગવાન ઉપદેશ કરે છે એટલે ભગવાને એમ પ્રસંગોપાત આ બધી વાત કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે કહી દીધું છે આ અધ્યાય સંબંધી અર્જુને કઈ પ્રશ્ન એટલે આ શતકમાં અર્જુનના પાંચ કે છ પ્રશ્નો છે એ પણ ભગવાને જે ઉપદેશ કરેલો છે તેના અંગરૂપ છે સ્વતંત્ર રીતે અર્જુનને જિજ્ઞાસા થઈ અને પ્રશ્ન પૂછ્યા એવું આની અંદર નથી હવે આ રીતે ત્રણ શતકની અંદર એક સૂત્ર એક વૃત્તિ અને ભાષ્ય એ પછી આ આ પંદરમા અધ્યાયના સાતમા અધ્યાયમાં પોતાનું મહાત્મ્ય બતાવો ભગવાને હા એ પછી અહીંયા આજે અહીંયા જે છે એ અ તમને બતાવવા ભગવાને પરા અને અપરા એમ જે બે પ્રકારની પ્રકૃતિ કહી હતી એનો વિસ્તારથી બોધ કરેલો છે તેથી એ ભાષ્યરૂપ છે એટલે એની ભાષ્યરૂપતા કેમ છે એ બતાવીએ અહીંયા આ અધ્યાયમાં આ હવે અહીંયા આ અધ્યાયમાં ક્ષેત્રી પુરુષ તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનના ગુણો પ્રાપ્ત કરે છે એવો બોધ કરેલો છે તેરમા અધ્યાયની અંદર પછી ચૌદમા અધ્યાય ની અંદર પ્રકૃતિના ત્રણ ગુણોના વિવાહ પૂર્વક પ્રકૃતિના સંબંધ વાળા આ જગતમાં ગુણાતીત કોઈક જ હોય છે એમ કહેવાય છે તેમાં એક અર્જુને પ્રશ્ન કર્યો કે ગુણા ગુણોનું અતિક્રમણ કેવી રીતે કરવું તેના સંબંધમાં ભગવાને જવાબ આપ્યો કે જે મને અવ્યભિચારી ભક્તિ યોગથી સેવે છે તે આ ગુણોનું અતિક્રમણ કરીને બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે આ ચૌદમા અધ્યાયનો વિષય થયો પછી હવે આટલી આટલી વસ્તુ સ્થિતિ પછી અહીંયા પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ ચાલુ થાય છે હવે આ અધ્યાયમાં અક્ષર બ્રહ્મના પણ આશ્રય શ્રી પુરુષોત્તમના ક્ષર શ્રી પુરુષોત્તમ ક્ષર અને અક્ષરથી અતીત છે ક્ષર તથા અક્ષર અને બદ્ધ તથા મુક્ત સર્વના મૂળ રૂપ હોવાથી સર્વ ધર્મોના આશ્રય તથા ઉત્તમ છે એમ કહેવાનો અહીંયા આગળ આરંભ કરે છે એટલે હવે તેમની ઉત્તમતા આ અધ્યાયમાં જળ જીવ અને બ્રહ્મના અથવા તો પુરુષોત્તમના પુરુષોત્તમ રૂપે પોતે જ ધારણ કરેલા છે એવા નિરૂપણ દ્વારા ભગવાન બતાવી રહ્યા છે એટલે આ પંદરમા અધ્યાયની અંદર પુરુષોત્તમ રૂપતા પુરુષોત્તમ યોગ છે એટલે પુરુષોત્તમ રૂપતા કેવી રીતે બતાવશે તો એ એવી રીતે બતાવશે કે સૌથી પહેલા પહેલા અને બીજા અધ્યાયની અંદર એમને પોતાનું જળ સ્વરૂપ બતાવ્યું કે આ સંસાર અને આ જે પ્રપંચ રૂપ થયો છું એ હું જ થયો છું પછી ત્રીજા અને ચોથા ત્રીજા અને ચોથા શ્લોક ની અંદર સંસારરૂપી વૃક્ષને વૈરાગ્ય રૂપી થી છેદવો અને એમાં પછી જ્યાં પુનરાગમન નથી એવા પદને પ્રાપ્ત કરવું જોઈએ એ સંબંધી વાત આવી અને સરળ ભાવથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ એનો ઉપાય પણ ત્યાં આગળ બતાવી દીધો કે આ વૈરાગ્ય વગેરે જે ગુણો છે તેનાથી પ્રાપ્ત થશે તો કે ભગવાનની શરણાગતિથી પ્રાપ્ત થશે અને એ શરણાગતિ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન ભક્તિ છે અને ભક્તિ વડે આ પરમ પદને એટલે કે અક્ષરધામ વૈકુંઠને પ્રાપ્ત કરી શકાય છે એમ ત્રીજા અને ચોથા શ્લોકોએ કહ્યું હવે પાંચમા શ્લોકમાં કેવા લક્ષણ વાળો ભક્ત તે પદને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું એટલે કે એ એવા લક્ષણો એવા પરમપદને પ્રાપ્ત કરવાના લક્ષણો ભગવાનના શરણે જઈ ભક્તિ કરવાથી થાય છે એમ બતાવ્યું હવે પછી છઠ્ઠો શ્લોક એ પરમપદ એ પરમધામ કેવું છે એનું વર્ણન અહીંયા છઠ્ઠા શ્લોક ની અંદર કરી રહ્યા છે ભગવાન ન તદ ભાષયતે સૂર્યો ન સસાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તનતે તદ્ધામ પરમમ મમ તેને તેને એટલે કે એ ભગવાનના ધામને સૂર્ય ચંદ્ર અથવા અગ્નિ પ્રકાશતા નથી એટલે કે સૂર્ય વડે કે સૂર્યની સૂર્યના પ્રકાશ વડે કે ચંદ્રના પ્રકાશ વડે કે અગ્નિના પ્રકાશ વડે ધામ ધામ પ્રકાશિત નથી પોતે સ્વયં જ પ્રકાશિત છે જેને પ્રાપ્ત કરી પાછા આવતા નથી તે મારું ઉત્તમ ધામ છે અને આ એટલે કે આપણે અત્યાર સુધી જોયું કે સત્યલોક સુધીની જેની જેને સત્યલોકની પ્રાપ્તિ થાય છે તેથી પુનરાગમનની શક્યતા છે પણ ભગવાનના જે આ ધામને પ્રાપ્ત કરી લે છે એને પુનરાગમન થતું નથી એવું અહીંયા ભગવાન જ કહી રહ્યા છે વિવેચન તે પદને સૂર્ય પ્રકાશતો નથી તેમજ ચંદ્ર અથવા અગ્નિ પણ પ્રકાશતા નથી એટલે તે પદને એટલે કે ભગવાનના ધામને ધામ સૂર્ય વડે પ્રકાશિત નથી ચંદ્ર વડે પ્રકાશિત નથી અને અગ્નિ વડે પણ પ્રકાશિત નથી કારણ કે તે સ્વપ્રકાશ છે વળી તે પદને પ્રાપ્ત કરી કોઈ સંસારમાં પાછો આવતો નથી કારણ કે તે મારું ઉત્તમ ધામ છે કારણ કે ત્યાં આગળ ભગવાન પોતે જ નિવાસ કરી રહ્યા છે એટલે ત્યાં આગળથી હવે પુનરાવૃત્તિ થવાની કોઈ શક્યતા નથી તે વિષ્ણુનું પરમ પદ છે વગેરે શ્રુતિમાં પણ આ પદનું નિરૂપણ કરેલું છે આ અક્ષર બ્રહ્માત્મક પદ મારું ઉત્તમ ધામ છે આને સૂર્ય વિગેરે પ્રકાશતા નથી પરંતુ આ સૂર્ય વિગેરે સર્વને પ્રકાશે છે એટલે એ કોઈકના વડે પ્રકાશિત નથી પણ એના વડે સૂર્ય વગેરે બધા પ્રકાશિત છે એ અહીંયા આગળ કહી રહ્યા છે આ મારું ધ્યાન ધામ જ્યોતિરૂપ નિરૂપમ મહિમા વાળું છે છે આમાં કઈ વિચારણી જે લોકો સિદ્ધાંત મુક્તાવલીની શ્રી ગુસાઈજીની વિવૃત્તિ યાદ હશે એમને સ્ત્રીરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ અને એની જે વ્યાખ્યા છે એ અહીંયા આપણને એનાથી સમજ પડે છે એક એનું અવ્યક્ત રૂપ છે બીજું ધામ રૂપ છે એ ધામ કયું તદ્ધામ પરમમ એ જુદી વસ્તુ છે લોક એમને આપ્યું ભગવાને અલગ આગળ સાતમો સાતમો શ્લોક મમૈવાંસો જીવ લૌકી જીવ ભૂત સનાતન મનસ અસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી આ શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપ જીવનું સ્વરૂપ અને જીવનું કાર્ય બતાવવામાં આવ્યું છે શ્લોકાર્થ જીવલોકમાં જીવ થયેલો મારો જ સનાતન પ્રકૃતિમાં રહેલી મન સહિત છ ઇન્દ્રિયોને ખેંચે છે એટલે અહીંયા આગળ આ પુરુષોત્તમ યોગની અંદર જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે સૌથી પહેલા જગતનું સ્વરૂપ પહેલા અને બીજા શ્લોકની અંદર અને એ જગતની અંદર સંસાર છે એટલે સંસારથી મુક્ત થઈ અને આપણે પરમપદને પ્રાપ્ત કરવું જોઈએ તો એ પરમપદને પ્રાપ્ત કરવા માટે જીવાત્માની જે જે લક્ષણો જોઈ છે એ લક્ષણો એટલે કે વૈરાગ્ય વગેરે જે લક્ષણો જોઈ છે તો એવા લક્ષણો પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા જીવનું સ્વરૂપ શું છે એ બતાવે છે એટલે આ બધી સિદ્ધાંત મુક્તાવલીની જ પ્રક્રિયા છે પહેલા જગતનું સ્વરૂપ પછી જીવનું સ્વરૂપ અને છેલ્લા શ્લોકની અંદર પુરુષોત્તમનું સ્વરૂપ બતાવવામાં આવશે તો પુરુષોત્તમ અને ખરેખર પુરુષોત્તમનું સ્વરૂપ એટલે કે બ્રહ્મનું સ્વરૂપ જાણવા માટે પણ જગતનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ જાણવું જરૂરી છે એ આશયથી આ પુરુષોત્તમ યોગની અંદર જગતનું સ્વરૂપ બતાવીને એમ એમાં મુક્ત થવાનો ઉપાય બતાવીને હવે જીવનું સ્વરૂપ બતાવે છે આ શાસ્ત્રાંત પ્રકરણમાં વગેરેમાં બધે આ જ પ્રોસિજર મહાપ્રભુજી એડપ્ટ કરેલી છે એ અહીંયા અધ્યાયની અંદર જે છે એ વિવેચન હવે જીવનું સ્વરૂપનું નિરૂપણ કરે છે જીવ કેવો છે મારો સચ્ચિદાનંદ રૂપ પુરુષોત્તમનો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થયેલો છે સત ચિત્ત અને આનંદ એ ત્રણ માંથી માત્ર આનંદનો તિરોભાવ થવાથી ચિદરૂપ જીવ ભગવાનની ઈચ્છાથી પોતાથી જુદો પડે છે પોતાથી એટલે ભગવાનથી જુદો પડે છે આ જીવ પણ ભગવાનનો અંશ હોવાથી વસ્તુતઃ નિત્ય સ્વરૂપ જ હોવાથી સનાતન છે એટલે જળ પદાર્થોની જેવું એનું સ્વરૂપ નથી એ નિત્ય જ છે આનો આનંદ તિરોહિત થતા અનાદિ કર્મરૂપ અવિદ્યાના આવેષ્ટનથી જીવલોકમાં જીવ થયેલો તે પ્રકૃતિના અમુક પરિણામરૂપ દેવ મનુષ્ય વગેરેના શરીરમાં રહેલી પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મનને ખેંચે છે એટલે અનાદિ કર્મ રૂપ એટલે અવિદ્યાનું વિશેષણ છે અનાદિ કર્મ રૂપ એટલે કારણ કે અવિદ્યા કે કર્મ એ આદિ નથી આદિ તો આદિ આદિ ખાલી ભગવાન ભગવત ભગવાન જ છે અને બાકી આ કર્મ કે અવિદ્યા છે એ બધું અનાદિ છે તો અનાદિ કર્મ રૂપ એટલે એ સૃષ્ટિ પ્રક્રિયામાં આ બધું પ્રગટ થયેલું છે એટલે એને અનાદિ કહ્યું છે તો અનાદિ કર્મરૂપ અવિદ્યાના આવેશનથી એટલે અવિદ્યાના આવેશથી જીવલોકમાં જીવ થયેલો તે પ્રકૃતિના અમુક પરિણામરૂપ દેવ મનુષ્ય વગેરેના શરીરમાં એટલે પ્રકૃતિના પરિણામ રૂપ દેવ મનુષ્ય એટલે દેવતાઓ નિર્ગુણ અથવા તો ગુણાતીત હોય છે અને મનુષ્ય સગુણ હોય છે તો જે જીવને જે દેહ મળે એ પ્રમાણે કોઈ જીવોને દેવ દેવતાઓનો દેહ મળે અને કોઈકને મનુષ્યના દેહ મળે મળે તો એ વગેરેના શરીરમાં રહેલી એટલે દેવતાઓના કે મનુષ્યના શરીરમાં રહેલી પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મનને ખેંચે છે જીવ આ પાંચ જ્ઞાનેન્દ્રિય અને મનને ખેંચે છે ખરેખર વાસ્તવમાં જીવનું સ્વરૂપ આવું નથી પણ એને અવિદ્યાનો સંસર્ગ થયો છે એટલે આ પાંચ અને છ મનને ખેંચે છે કોઈ જીવો પ્રથમ કહે જણાવીને આંખ નાક કાન આ એના હા બરાબર કોઈ જીવો પ્રથમ કહેલા માર્ગથી અવિદ્યાથી મુક્ત થઈ સ્વરૂપમાં રહે છે એટલે મુક્ત જીવો પોતાના સ્વરૂપમાં રહે છે એ આ કાર્ય નથી કરતા ઇન્દ્રિયોને અને આ છ પદાર્થોને ખેંચવાનું કાર્ય નથી કરતા કારણ કે એ લોકો મુક્ત થઈ ગયા છે પોતાના સ્વરૂપને એ જીવોએ પ્રાપ્ત કરી લીધું છે પરંતુ સંસારી જીવના જ્ઞાન તથા ઐશ્વર્ય અતિ સંકુચિત રહે છે એટલે એટલે મતલબ એમની અવિદ્યા હોવાને કારણે અને તે પ્રકૃતિના પરિણામરૂપ શરીરોમાં રહેલી મન સહિત છ ઇન્દ્રિયોને ખેંચે છે કારણ કે એમની અવિદ્યા નિવૃત્ત થઈ નથી તેથી અર્થાત કર્મને અનુકૂળ કરે છે એટલે આ અવિદ્યાગ્રસ્ત જીવ આ જળ જે છ જ્ઞાનેન્દ્રિય અને મન છે એને કર્મ કરવા માટે એટલે કે ક્રિયા કરવા માટે અનુકૂળ કરે છે એટલે એ જીવ એટલે એ આપણે જોયું કે બધા અધ્યાસો એને લાગી જાય છે એટલે આ બધું હું જ છું એવું સમજી ને ક્રિયા શરીરની અંદર ચાલે છે આ જીવ પણ સર્વશક્તિમાન શ્રી પુરુષોત્તમ નો જ છે બ્રહ્મસૂત્રોના બે ત્રણ તેતાલીસમાં પણ જીવ બ્રહ્મનો અંશ છે એમ નિરૂપણ કરેલું છે ભગવાનના સતચિત અને આનંદ એ ત્રણ મુખ્ય અંશો પૈકી જીવ ચિત્રૂપ છે ચિદ્રૂપ છે જીવમાં આનંદ અંશનો તિરુભાવ થવાથી તેને બંધ તથા અનિશ્વરતા બંધ એટલે બધા અધ્યાસો અને અનિશ્વરતા એટલે ભગવાનના ગુણધર્મોનું તિરોધાન થાય છે બ્રહ્મ નિરવય એટલે અવયવ રહિત હોવાથી બ્રહ્મને અંશ કેમ સંભવે હવે અહીંયા ત્રણ પ્રકારની શંકાઓથી જીવ બ્રહ્મનો અંશ છે એમ નાનુલાલ ગાંધી સાબિત કરી રહ્યા છે એટલે શંકાઓ એ પ્રકારની છે કે જીવ બ્રહ્મનો અંશ નથી કેવી સૌથી પહેલી શું શંકા કરે છે કે બ્રહ્મ જે છે તે નિરવયવ છે એટલે નિરવયવ નિરાકાર જે કોઈ પદાર્થ હોય એમાંથી અંશ એના અંશ પ્રગટ ના થઈ શકે તો પછી ભગવાનનું બ્રહ્મનું સ્વરૂપ આવું છે તો પછી એમાંથી અંતરૂપ જીવો કેવી રીતે સંભવી શકે એવી અહીંયા પર શંકા છે એટલે કહેવાનો મતલબ એમ છે કે જીવ છે એ ભગવાનનો અંશ નથી તો હવે એને સાબિત કરે છે કે એવી શંકા કરવી નહીં કારણ કે બ્રહ્મ માત્ર વેદથી જ જાણી શકાય છે આપણે એવું કહી દઈએ કે બ્રહ્મ નિરવયવ છે તેથી આપણે માની ના શકાય કારણ કે વેદમાં બ્રહ્મનું જેવું સ્વરૂપ છે એ જ આપણે સ્વીકારવાનું છે એટલે કે લોકમાં બ્રહ્મ સાવયવ છે કે નિરવયવ છે એ જાણવાનું કઈ સાધન નથી કારણ કે આપણે લૌકિક દ્રષ્ટિથી કે આપણા આ ચક્ષુથી બ્રહ્મને જોઈ શકતા નથી બ્રહ્મનું જ્ઞાન માત્ર વેદથી જ થતું હોવાથી વેદમાં તેનું જેવું સ્વરૂપ નિરૂપણ કરેલું છે તેવું માનવું જોઈએ પરંતુ તેમ નહીં માનતા એટલે કે જે લોકો વેદમાં બતાવેલા બ્રહ્મના સ્વરૂપને સ્વીકારતા નથી એટલે પરંતુ તેમ નહીં માનતા વેદની શ્રુતિઓનો ઉપપલાવ કરવો ઉચિત નથી એટલે તમે એવું નહીં માનો તો શ્રુતિઓનો બાદ થશે જેમ અગ્નિમાંથી તો પછી સાચું સ્વરૂપ શું છે એ અહીંયા વેદમાં જે પ્રમાણે બતાવેલું છે એ કહે છે જેમ અગ્નિમાંથી તંખાઓ નીકળે છે તેમ ઇન્દ્રિય રહિત સર્વ સર્વતઃ પાણી અને પાદના અંતવાળા તથા સર્વતઃ અક્ષી ક્ષીર અને મુખવાળા બ્રહ્મમાંથી જળ તથા જીવો નીકળેલા છે એટલે અગ્નિની જેમ બ્રહ્મનું સ્વરૂપ સમજવું એમ અહીં આગળ કહી રહ્યા છે સદંશમાંથી જળ નીકળે છે ચિદંશમાંથી જીવ નીકળે છે ચિદંશમાંથી જીવ નીકળે છે શ્રી પુરુષોત્તમની ઈચ્છાથી જીવમાં આનંદ અંશનો તિરોભાવ હોય છે અને જળમાં ચિત્ત તથા આનંદ અંશનો તિરોભાવ હોય છે આ પ્રમાણે હોવાથી જીવ બ્રહ્મનો અંશ જ છે એવું સમજવું જોઈએ એટલે બ્રહ્મ નિરવયવ છે એટલે એમાંથી અંશરૂપ જીવો પ્રગટ ના થઈ શકે એ વાત ખોટી છે કારણ કે એમ તો અગ્નિ પણ નિરવયવ છે છતાં પણ એનામાંથી એના તણખાઓ નીકળે છે એવી રીતે બ્રહ્મનું પણ સમજવું જોઈએ એમ અહીંયા આગળ કહ્યું એટલે જીવ બ્રહ્મનો અંશ છે એમ સાબિત કરી હવે બીજી શંકા અહીંયા આગળ કરે છે જેમ અંશ અંશ એટલે શરીર છે તો શરીર શરીરની અંદર હાથ પગ વગેરે એના અંશો છે તો જેમ અંશ હસ્ત વગેરેને દુઃખ થવાથી અંશી શરીરને દુઃખ થાય છે તેમ જીવ બ્રહ્મનો અંશ હોય તો જીવના દુઃખથી બ્રહ્મને પણ દુઃખ થવું જોઈએ એટલે હાથને હાથને દુખે છે તો શરીરને પણ દુખે છે એવી રીતે જો જીવને કંઈક દુઃખ થાય છે તો એના અંશિત બ્રહ્મને પણ દુઃખ થવું જોઈએ થવું જોઈએ એવી શંકા કરવીને એટલે કોઈ જો આવી શંકા કરતા હોય તો એવી શંકા ના કરવી કારણ કે જેમ અગ્નિ બીજાને તાપ કરે છે પરંતુ તેથી પોતાને તાપ થતો નથી જેમ ઈશ્વરની ઈચ્છાથી આનંદાંશનો તિરોભાવ થતા તેમ ઈશ્વરની ઈચ્છાથી આનંદાંશનો તિરોભાવ થતા જીવને બંધ વગેરે પ્રાપ્ત થવાથી દુઃખ થવા છતાં ઈશ્વરને દુઃખ થતું નથી તેથી જીવને દ્વૈત બુદ્ધિ હોવાથી તેને જ દુઃખ થાય છે જીવને દ્વૈત બુદ્ધિ છે જીવને કેવી દ્વૈત બુદ્ધિ છે કે હું જીવ છું એને અદ્વૈતનો ભાન નથી કેવો હું ભગવાનના અંતરૂપ જીવ છું એને ભાન નથી એ જે શરીર ધારણ કરે છે એ શરીરનો એ શરીર પોતે છે એવું એને દ્વૈત છે કે હું આ આનો અંશ છું કે હું આ આ છું કે હું આ છું એવું છે ભગવદ અંશ હોવાનું એને ભાન નથી એટલે એને દ્વૈત બુદ્ધિ હોવાથી તેને દુઃખ તેને દુઃખ જ થાય છે પરંતુ બ્રહ્મને દુઃખ થતું નથી કારણ કે બ્રહ્મ તો જાણે છે કે આ મારો જ છે અથવા બીજી રીતે અહીંયા સમજાય છે અથવા સૂર્ય વગેરે પોતાનો પ્રકાશ ગમે ત્યાં પડે તો પણ તે પ્રકાશના દોષથી દૂષિત થતા નથી એટલે સૂર્યના પ્રકાશ કીચડમાં પણ પડે છે જળમાં પણ પડે છે સારી જગ્યાએ પણ પડે છે ખરાબ જગ્યાએ પણ પડે છે એનાથી સૂર્યને દોષ થતો નથી તેમજ અંશ જીવને દુઃખ થવા છતાં અંશી બ્રહ્મને કંઈ પણ દુઃખ થતું નથી તેથી કૃત્યોમાં પણ અંશ જીવને દુઃખનો સંબંધ છે એટલે કે જીવને તો દુઃખ થાય છે કારણ કે આ છે પરંતુ જેમ કમલપત્રને પાણીનો સ્પર્શ થતો નથી તેમ અંશી બ્રહ્મને દુઃખ વગેરેનો સંબંધ થતો નથી એમ કહે છે એટલે કે એના અંશી કમલના પત્ર જેવા છે એ લેપાતા નથી જીવોને પોતાના અંશને દુઃખ થાય એનાથી અંશીને કાંઈ થતું નથી તેથી જીવ બ્રહ્મનો અંશ જ છે બ્રહ્મનો અંશ હોવાથી સજાતીય છે પરંતુ સર્વથા બ્રહ્મ જ નથી હવે એનું જીવનું સ્વરૂપ બતાવે છે કે બ્રહ્મનો અંશ છે એટલે શું બધી રીતે બધા જ બ્રહ્મના ગુણધર્મો એની અંદર છે તો કે છે કે ના સર્વથા બ્રહ્મ જ નથી કારણ કે અંશ અંશીનો સજાતીય છે પણ અંશીથી ન્યૂન શક્તિવાળો હોય છે એટલે અંશી કરતા એનામાં બધા બધી જ શક્તિઓ ન્યૂન છે એટલે મુક્ત થઈ જાય અને એનામાં બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ જાય એવી અવસ્થામાં પણ એ અંશીની કમ્પેરિઝન નહીં કરી શકે એનામાં બધા જ ગુણો એના અંશરૂપ રહેશે અંશીનો સજાતીય પરંતુ અંશીથી ન્યૂન શક્તિવાળો હોય તે જ અંશ કહેવાય કારણ કે એની એની એની સંજ્ઞા જ અંશ છે એટલે અંશ કહેવાય એટલે એમાં બધા પ્રકારની ન્યૂનતા જ રહેવાની છે શ્રુતિઓ પણ જીવને અણુ કહે છે તેથી જીવ બ્રહ્મનો અંશ જ છે જીવ અને બ્રહ્મનો વિભાગ પણ અવિદ્યાથી કલ્પેલો નથી પરંતુ હવે ત્રીજી વાત આવશે જીવ અને બ્રહ્મનો વિભાગ પણ અવિદ્યાથી કલ્પેલો નથી એટલે એટલે આ માયાવાદીનો અહીંયા મત આવશે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે જગત મિથ્યા છે તો જગતની અંદર રહેલા જીવો પણ માયિક અથવા તો મિથ્યા છે એવી રીતે અવિદ્યાથી કલ્પેલો નથી પરંતુ વિભક્તિ વાળું અવિભક્ત વગેરે શ્રુતિઓએ જ કહેલો હોવાથી સહજ છે એટલે શ્રુતિની અંદર એમ કહેવામાં આવ્યું છે કે અવિભક્ત જે છે એ જ વિભાગો રૂપે થયો છે એથી એ બ્રહ્મનો જ છે એવી રીતે સમજવાનું છે માઇક કે ભ્રમ રૂપે એને સમજવાનો નથી અને ઈશ્વરે જ આવા વિભાગો કરેલા છે બ્રહ્મ અને જીવનો વિભાગ અવિદ્યાથી કલ્પેલો છે એમ જો માનીએ તો તે વિભાગ પહેલા તેને કલ્પનાર અવિદ્યાનું અસ્તિત્વ અવશ્ય હોવું જોઈએ કારણ કે એટલે માયાવાદની અંદર આપણે જોયું કે બ્રહ્મનું પ્રતિબિંબ બ્રહ્મનું પ્રતિબિંબ અવિદ્યારૂપી અરીસાની અંદર બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે એટલે આપણને આ જગત એ પ્રતિબિંબ રૂપે જણાય છે એટલે જગત વાસ્તવિક નથી પણ જેમ પ્રતિબિંબો મિથ્યા છે એવી રીતે આ જગત પણ મિથ્યા છે તો જો તમે આવું સ્વીકારશો તો અહીંયા એમ કહે છે કે તો સૌથી પહેલા જગતના પહેલા તમને અવિદ્યાને પણ કન્સિડર કરવી પડશે હવે તો પછી એ અવિદ્યાનો તે સમયે આધાર કોણ આધાર વિના અવિદ્યા રહી શકે નહીં તેથી તેનો આધાર અવશ્ય હોવો જોઈએ અવિદ્યા પોતાનો જ આશ્રય કરીને તે સમયે રહેલી હોય છે એમ પણ કહેવાય નહીં કારણ કે અને બ્રહ્મે અવિદ્યા થી આ માહિક જગત ને પ્રગટ કરેલું છે એટલે બે તત્વ તૈયાર છે એક બ્રહ્મ છે ને એક અવિદ્યા છે એટલે અહીંયા બે ને કન્સિડર કરવા પડશે એક બ્રહ્મ ને કન્સિડર કરવું પડશે એક અવિદ્યા ને કન્સિડર કરવું પડશે તો તો પછી અહીંયા તો તો પછી અહીંયા દ્વૈત થઈ ગયું એમ અહીંયા સમજાવી રહ્યા છે કારણ કે બ્રહ્મ અને અવિદ્યા એવા બે પદાર્થો તે સમય હોવાથી અદ્વૈત નો ભંગ થાય છે દ્વૈત થઈ જશે એક મેવ અદ્વિતીય બ્રહ્મ જે શ્રુતિની વ્યાખ્યા છે એ પછી અહીંયા કેન્સલ થઈ જશે ત્યારે બ્રહ્મ જ અવિદ્યાનો આધાર હતું એમ માનો તો પછી એમ માનો કે બ્રહ્મનો આધાર લઈને અવિદ્યાએ આ માહિક જગતને પ્રગટ કર્યું તો તો શું થશે તો બ્રહ્મમાં પણ અવિદ્યા હોવાથી બ્રહ્મ પણ સંસારી જીવ જેવા થઈ જાય છે તો તો પછી બ્રહ્મમાં પણ આવી સંસાર રૂપતા કન્સિડર કન્સિડર કરવી પડશે વળી અવિદ્યા દૂર થતા ભક્તિ થતી હોવાથી એક જીવને મુક્તિ થતા જ અવિદ્યાનો ઉચ્છેદ થતો હોવાથી સર્વને તે સમયે જ મુક્તિ થવી જોઈએ અને બધું માહિક બધા બધું જ માહિક છે તો જો એક જીવ પરથી માયાનું આવરણ હટી જાય તો બધેથી જ હટી જવું જોઈએ પણ એવું થતું નથી પણ એમ થતું નથી તેથી બ્રહ્મ તથા જીવનો ભેદ અવિદ્યાથી કલ્પેલો છે એમ માનવાથી શાસ્ત્ર અપ્રમાણ થઈ જાય છે એટલે આ બધા ઉપરના ઉદાહરણો બતાવ્યા કે બ્રહ્મ અને અવિદ્યા એમ દ્વૈત થઈ જશે કાં તો જો બંનેને એક જ માનશો તો બ્રહ્મની અંદર સંસારનો આ બ્રહ્મને સંસારી માની લેવો પડશે કાં તો પછી એક જીવની અવિદ્યા ખસી જશે તો બધાની ખસી જવી જોઈએ એમ માનવું પડશે આ બધું જ શાસ્ત્રથી વિરુદ્ધ છે અને આ બધું જો આપણે માનીએ તો શાસ્ત્ર અપ્રમાણ થાય છે તથા સર્વનો વિપ્લવ થાય છે એટલે બધું ઉલટ સુલટ થઈ જાય છે તેથી આ ભેદ પણ સહજ એટલે આવું ના સમજવું જોઈએ પરંતુ આ કયા ભેદ કે આ વિભક્તિ જે દેખાય છે જળ અને જીવના જે ભેદ છે ભેદ પણ સહજ ઈશ્વરે પોતાની ઈચ્છાથી કરેલો છે એમ જ માનવું ઉચિત છે એટલે વેદનો જ મત માનવું જોઈએ કે ભગવાને પોતાની ઈચ્છાથી જ આ નામરૂપ ધારણ કરેલા છે આ વિભાગો ધારણ કરેલા છે તેથી સર્વ શ્રુતિ અને સ્મૃતિઓમાં કહ્યા પ્રમાણે સર્વ જીવો ભગવાન બ્રહ્મના અંશજ છે સનાતન છે અને ભગવાનની ઈચ્છાથી ભગવાનથી વિભક્ત થયેલા છે એમ જ માનવું જોઈએ એટલે બે પ્રકારની શંકાઓ જીવના અંશ માટે અને એક માયાવાદીઓ ઉપર ત્રણેય પ્રકારની શંકાઓનું સમાધાન અહીંયા આગળ કર્યું આ શ્લોકમાં સર્વ જીવોને સમષ્ટિના અભિપ્રાયથી જીવ એમ એક વચનથી કહેલા છે એટલે જીવ જીવ અહીંયા કયો છે એટલે એ બધા જીવ અહીંયા કન્સિડર કરી લેવા એમ અહીંયા કહે છે જીવ લોકમાં એટલે જીવના ક્રીડાસ્થાન આ પ્રપંચ અથવા જગતમાં તે જીવ થઈ રહેલા છે તે દેહના જેવા આગંતુક નથી પરંતુ સનાતન છે આગંતુક નો અર્થ બહારથી આવેલું બહારથી દેહના જેવા આગંતુક નથી પરંતુ સનાતન છે એટલે સદા જીવ રૂપ જ છે ભૌતિક સૃષ્ટિ પેટે પાછળથી ઉત્પન્ન થયેલા નથી દેહ આગંતુક છે આ પ્રપંચ એટલે અહીંયા જીવનું સ્વરૂપ થયું હવે આટલે સુધી જીવનું સ્વરૂપ થયું હવે અહીંયા જીવનું કાર્ય કહે છે આ પ્રપંચમાં જીવનું શું કાર્ય છે તે કહે છે જીવ પ્રકૃતિમાં રહેલી પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન એ છ ને અર્થાત વાસનામય લિંગ શરીરને વિષય ઉત્પત્તિ માટે ખેંચે છે કારણ કે એટલે એની આગળ વાત બતાવી કે અવિદ્યાથી આવિષ્ટ છે એટલે જીવ આવું કાર્ય કરે છે જેમ ખેડૂત જમીન ખેડે છે તેમ જીવ લિંગ શરીરને વિષય ભોગની ઉત્પત્તિ માટે અનુકૂળ કરે છે કારણ કે બાકીનું બધું જળ છે એટલે જીવના જીવ એને પોતાનું સમજી ને એને કર્મ કરવા માટે એક્સાઇટ કરે છે એવી અહીંયા આગળ અનુકૂળ કરે છે એવી અહીંયા આગળ વાત થઈ આ શ્લોકમાં અહીંયા સમાપન થયું એમાં આટલી મને ના વાત સમજાઈ કે જગતમાં તે જીવ થઈ રહેલો છે તે દેહના જેવા આગંતુક નથી પરંતુ સનાતન સનાતન છે એટલે સદા જીવરૂપ જ છે ભૌતિક સૃષ્ટિ પેટે પાછળથી ઉત્પન્ન થયેલા નથી પાછળથી ઉત્પન્ન થયેલું આગંત પહેલેથી છેલ્લે સુધી જેવો હતો તેઓ ને તેઓ સદા રહે એટલે આ સૃષ્ટિ પ્રક્રિયામાં પ્રકૃતિથી જે જળ જગત ઉત્પન્ન થયું એ એ કોઈ પ્રોસિજરથી ઉત્પન્ન થયું અને જીવો છે એ ડાયરેક્ટલી ઉત્પન્ન થાય એવી રીતે લેવામાં એ પછી પોતાના એના જ રૂપમાં સદા સર્વદા હા અને આનું બધું કન્વર્ટેશન એક દેહ પાછો પછી બીજો દેહ દેહ પર નાશ અથવા તો આવી રહ્યો કેવી આગંતુકનો સ્પષ્ટ મિનિંગ શું થાય મહેમાન જો આવતા મને પેલી સૂત્ર અને વૃત્તિ અને ભાષ્ય બરાબર સમજ નથી પડી એટલે મારી સમજ માટે થોડી વાત આગળ લીધી હા એ તો સારું છે આગળ કોનું છે કરવું છે છે મૈત્રી સારું સારું હવે સાંભળીએ